સહજ પ્રાકૃત શક્તિ દેવીઓ અંબા માતા દુર્ગા દેવી એ બધી દેવીઓ પ્રકૃતિ ભાવ સૂચવે છે તે સહજતા સૂચવે છે પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થાય અથવા આત્મા સહજ થાય તો પ્રકૃતિ સહજ થાય આપણે માતાજીની ભક્તિ પોતાની પ્રકૃતિ પાસે કરાવવી આપણે આત્મભાવે નહીં કરવાની વીરચંદ પાસે દેવીની ભક્તિ કરાવવી અને તો જ પ્રકૃતિ સહજ થાય આ તો હિન્દુસ્તાનમાં માતાજીના લોકોએ જુદા જુદા નામ પાડેલા કેટલું બધું વિશાળ આ સાયન્સ હશે કેટલી બધી શોધખોળ કરીને અંબા માતા સરસ્વતી દેવી લક્ષ્મી દેવીની શોધ થઈ હશે આ બધું કર્યું ત્યારે સાયન્સ કેટલું બધું ઊંચું ગયેલું હશે આ બધું અત્યારે ખલાસ થયું ત્યારે માતાજીના દર્શન પણ કરતા ના આવડ્યા માતાજી એ આદ્ય શક્તિ છે તે પ્રાકૃત શક્તિ આપે માતાજીની ભક્તિ કરવાથી પ્રાકૃત શક્તિ ઉત્પન્ન થાય અંબામાં તો સંસારના વિઘ્નો દૂર કરી આપે પણ મુક્તિ તો જ્ઞાન દ્વારા જ સાંપડે દર્શન કરતાં આવડે તો ચાર માતાઓ હાજરા હજૂર છે અંબામાં બહુચરમાં કાળિકામાં અને ભદ્રકાળીમાં માતાજી પાપ ધોઈ ના આપે પણ પ્રાકૃત શક્તિ આપે આ અંબા માતાજી અમારું કેટલું બધું રક્ષણ કરે છે અમારી આસપાસ બધે જ દેવો હાજરને હાજર હોય અમે દેવોને પૂછ્યા વગર તેમની રજા લીધા વગર એક ડગલું આગળ ના ચાલીએ સર્વદેવોની કૃપા અમારા ઉપર અને અમારા મહાત્માઓ ઉપર વરસે જ જાય છે